થઈ જાય જેમ જેમ ક્રોધ કરતા જાય ધીરે થઈ જાય He says when if you uh, get angry to other people, then you become weaker and weaker. Your mind and your self એને કઈ becomes weaker and weaker. ક્રોધ એટલે શું છે એવું એને સમજાવો Uh, ક્રોધ એટલે આ તળિયો આટલો જાડો હોય ને આટલો તળિયો જાડો તો એને વરે નહીં આમ પછી લવા શું કરે એના માટે કે એને ગરમ કરે અને પછી થોડો વાર લઈ જાય ગરમ કરે ગરમ થાય ને તેથી માણસ ભરી જાય ધંધો માણસ ભરે નહીં તેમ પેલો દરિયો ગરમ કરે એને માગો હોય ગરમ કરવો પડે તો આપડે કોઈ માણસ આગો હોય તો ગરમ કરવો એને હરી ગઈ Uh-huh. થઈ જાય Okay, he's talking about anger. So, so what is anger, he says? When you get angry, you know, like uh, he's giving an example that if you have an iron bar, and it, when it is cold, you cannot bend it. Rod, rod, rod, your iron bar. But when you heat it, you know, hot red, then it can bend. Okay. So he says, when a person is angry, you can bend him. But a cool person, nobody can move you. You are steadfast in your self-confidence. When you are cool and you are not angry. But when you are angry, you know, when person wants to take your, your advantage, they can needle you and then make you angry and then take your advantage. lose control. You lose control of your body. Yeah. But when you're cool, you are like a I and Bar, nobody can They're steadfast in your uh, self-confidence. કેટલી ઉંમર થઈ સમજણ પડી ને સમજણ પડી ગઈ તે ખરી વાત છે પછી એમાં કેટલી થઈ એની નહીં If you don't mind, he's asking, how old are you? બાસઠ વર્ષની છે બાસઠ વર્ષ બાસઠ બાસઠ બાસઠ હા સંસારી સંસારી રિલેશન બગ્યા ચડી ગયા સંસારી રિવોલ્યુશન બગ્યા ચડે આ બાળક ને આ કેટલાક રિવોલ્યુશન છે માર કરી દાદા કે ચારી વર્ષના હતા ત્યાંથી રિવોલ્યુશન બંધ કર્યો છે એટલે તો બહાર According to Hindu belief, as you grow older, uh, uh, all the um, uh, all the enjoyment of the society or the uh, uh, enjoyment of the life, they go on reducing. So he go down. go down. So he's telling that he did when he was 40. So he says, could you do that? Slowly, slowly cut down on lot of enjoyment from the physical point of view. Or material point of view, physical point of view, worldly point of view. એને કહે કે From the worldly point of view. તારો લવ લવ લવ ડિગ્રી વાપર ગ્રુપમાં વાપર સ્કૂલમાં વાપર ક્લોથિંગમાં વાપર કે કોઈ આ જગ્યાએ દવા બંધ જો જાય જવાની ટ્રાય કરશે નહીં a fresh meat. can you sleep on it? Okay. He said that the body is. He said પછી આમ દબાઈને સુઈ જાય પછી આ mouse it looks beautiful because all the fresh meat is within the silky skin. You know? So when people go for a lot of physical ple- pleasure, they should think that way when they when they, it is a time to, for them to reduce the you know this kind of activity. This, they should look at that way that this is a fresh meat within a silky cloth or silky skin. Tell him I live a very nice life. <laughs> જમાની એ મદદ કરવા તૈયાર થયું કોણ આમ જીન રાઈટ જીન જીન હા જીન આ લાલ કપડા વાળી છે ને નામ જીન છે એને કોને મદદ કરી એના છોકરાના છોકરાઓને પોતાના છોકરા છોકરા નાની થયેલી છે નવ છોકરા છે પછી એમને શું મદદ કરી છે નવમાંથી ચાર ને આર્થિક મુશ્કેલી છે એટલે ભણવા માટે પૈસાની જરૂર છે અને એને એના ગ્રાન્ડ ચિલ્ડ્રન ને મદદ કરવી છે પૈસા ની પણ એની પાસે પોતા પાસે પણ એટલા બધા નથી એટલે એમ કે છે કે હું કઈ રીતે પ્રાપ્ત લાલ કપડી હતી ને એમાં છે ને બોલે જે બોલે લાગે પડે આખું બધું બધી થઈ જાય પચાસ મિનિટ બોલે તારે થોડા બોલે લાગે એ પતિ ઓછું કરે પણ બાપ આગળ પડે એને ઓછું કરે In relation to your question, he's saying that he is a very good There, there are three mantras. નથી અને શું સાચું શું અમારે કયો રસ્તો લે આપણા આત્મા કબૂલ કરે તે સાચી આપણા આત્મા કબૂલ કરે આપણે કહ્યું આપણે શું કહેવું તારે આ ખોટી છે એમ કેવું અને પછી આપણે આત્મા કબૂલ કરે ને તો ખોટી છે એમ મનમાં માની હરાબ કરવો નથી આત્મા કબૂલ કરે પ્રાઇમરી હોય ત્યાર પછી ફંડ કેમ હોય પ્રાઇમરી રીતે હજી વડે ત્યાં હોય ચોપડાઓને બધું લખેલું જે ફર્સ્ટ ગાર્ડન લેખન પ્રાઇમરી અને થયું કોને પ્રાઇમરી હોય નહીં છે શું સમજ પડી દાદા દાદા એમ કે છે તારે કોલેજમાં રહેવું છે પ્રાઇમરીમાં રહેવું જવું છે કોલેજમાં જવું છે ને કોલેજ બધી વાત કરી પૂરતી કોલેજમાં અને મોટી બોલની કરીએ બોલવા શું કરવું પડે પછી દોડા પડે અને તે મારા ગુરુ મારા કહેવાયા ને તે બધા જતા રહ્યા કે મારે તમારા અટકલ કરાવી હતી એ કોઈ બોલવા એ તો જોયા એ તો આપણે મારે મારું મગજ જયારે છે તે માફી માંગુ છું અને પતિ ધોરણ તમારે નાણાનું કર્યું છે કેટલી જગ્યાએ ઘર ગયા તેટલું બધું પણ આપણે એ દુકાનથી ઉપર નાના લોકો કેમ બેસાડી શકે કે હું હું કાઢ્યો આપ તું કાઢ્યો આપમાં આપણે અવરું બોલીએ તો ચિલાય નહીં ઈશ્વર never get angry going to give me a, uh, you know what I mean? Confusion, confusion, confusion, જોડે રહું અને હું આમાં આમાં છે તો લબદાઈ ના જવું એ માટે હું શું કરું એમ પૂછે છે મને ફ્રેન્ડ છોડવા ગમતા નથી મને એમની સાથે ગમે છે તો એ લોકો સાથે ફરે છે પણ એ લોકો જે ફરે છે એ નથી કરતી એના ફ્રેન્ડો રહેતા નથી એની સાથે જતા થઈ જાય મનમાં મારા ફ્રેન્ડો મને છોડી ગયા हमारी फ्रेंडशिप के भी जरा आपके साथ you want to ask that और जैसे टाइम में એ લોકો જુદી રીતનું એ લોકોનું રહેવાનું રહેણી કરણી ખાવું પીવું અને એનું જુદું હોય છે એટલે બધા ફ્રેન્ડ છે તો એની જોડે પછી લાંબો સમય ટકતા નથી બધા છૂટા થઈ જાય છે તો એને એને જરા મૂંઝવણ રહ્યા કરે છે How, how, how do I be myself if I'm, I, I lose myself in them? That's what happens. And I'm, I'm, I'm, I'm, I'm, I'm, I'm, I'm એના ફ્રેન્ડ્સ ને એવી ગમે છે એને પણ પેલા છોકરાઓ ફ્રેન્ડ્સ ગમે છે પણ એ લોકોનું ખાવું પીવું ડ્રગ્સ આ બધું હોય એવી એ નથી કરતી એને નથી ગમતું એટલે એને ખાતી પીતી નથી હા મીઠ ખાય છે પણ પીતી પીતી નથી ને ડ્રગ્સ નથી લેતી ડ્રગ્સ જોઈએ બધા સ્ટિમ્યુલન્ટ ડ્રગ્સ બધા એલએસડી ને એવા બધા બહુ હોય છે દાદા એ તો પ્રશ્ન થાય છે કે એ લોકોને આ મિત્રોની જોડે આ સમાજમાં રહેવું હોય છે એ લોકોની જોડે એડજસ્ટ થવાનું હોય એ લોકોની જોડે જો ફ્રેન્ડશીપ રાખવી હોય તો અમુક અમુક રીતનું પોતાનું જે પોતાનું જે અંદરનું હોય છે એને થોડુંક લૂઝ કરવું પડે છે ફ્રેન્ડશીપ ટેસ્ટ કરવું જોઈએ ટેસ્ટ હોવી પછી ફ્રેન્ડ જતા રહે કે છે નહીં ફ્રેન્ડશીપ ટેસ્ટેડ જોઈએ અનટેસ્ટેડ ફ્રેન્ડશીપ ને સજાનું છે એટલે ઘરે ઘરે અર્થના ટાઈમે આવીને ઘોડે એવી Why do you get so many friends? They, they don't come when you are real, real, real, real, real friend. That is the real friend. When you are in difficulty, then if anybody comes, that is your real friend. Yeah, that is પણ સારું ને. ના નીકળે એવું આ ઘણા સારા હોય છે. uh, don't think that you are losing the friends. On the contrary, you are, you are more safe. But I'm not losing anything. I'm just, uh, my, sometimes, You, you see that you don't have any કેટલી pressure બધી about your friends. ગમી નથી. yeah, sometimes, એ છે ઘોડા. અઢાર વર્ષની છે એને એમ થાય કે પોતાના આ બધા ફ્રેન્ડ સર્કલમાં એનું પોતાનું કઈ સ્થાન નથી રહ્યું એમ, ના રહે એમ ઉપર નંબર રાખો લાસ્ટ નંબર રાખો નંબર રાખો આપણો નંબર રાખો જેથી આપણું સ્થાન પણ જતું રહે જાય પાછું લેવું છે રોહિતભાઈ એ હીલાબેન ને પાછું જ્ઞાન લેવું છે આપેલું પાછું ના મળે આ એક બાજુ લીધું બીજી બાજુ લીધું એક બાજુ લીધું કાપી કુપી